શુદ્ધ આત્મા જે છે ભગવાન જ્ઞાની સત પુરુષ માજે છે જ્ઞાની સત પુરુષ માજે છે તેજ છે અમારો આ પ્રાણ તેજ છે અમારું પ્રાણ જ્ઞાન ઘન કૃષ્ણ સ્વરૂપ સાન જ્ઞાન ઘન કૃષ્ણ સ્વરૂપ જ્ઞાન દાદાઈ વિજ્ઞાન ઘન દાન દાદાઈ વિજ્ઞાન ઘન દાન કાનુડો બંસી છેડે રે માનુડો બંસી રે સોડે છે આખું એ બ્રહ્માંડ સોને છે રાખુએ બ્રહ્મા સહર્ષ શક્તિ વર્ષે ફૂલ સહર્ષ શક્તિ વર્ષે ફૂલ જોઈને દાદા ભગવાન જોઈને દાદા ભગવાન બોલે છે કૃષ્ણ ભગવાન બોલે છે કૃષ્ણ ભગવાન ક્રિયાકારી દાદાઈ પરમાણ ક્રિયાકારી દાદાઈ પરમાણ બનિયા હવે વિતરાગ બનિયા હવે વિતરાગ प्रथमेश पूर्ण भगवान् प्रथमेश पूर्ण भगवान् देहधारिया परमात्मा देहधारिया परमात्मा आपे छे शुद्ध मोक्षदान आपे छे शुद्ध मोक्षदान કર્મ થયા કુંઠી અમારા કર્મ ત્યાં કુંઠી ત્યાં થયા કૃષ્ણ ભગવાન ત્યાં થયા કૃષ્ણ ભગવાન સમ્યગ દ્રષ્ટિ ઉપજે સમ્યક દ્રષ્ટિ ઉપજે સુદર્શન આત્મરમણ ભાન સુદર્શન આત્મરમણ ભાન નિસંકે દેહ ભવન્તે નિસંકે દેહ ભવન્તે હસે અહી વિશ્વનું કલ્યાણ હસે અહી વિશ્વ વિશ્વનું કલ્યાણ જીવને આત્મા મેળે છે જીવને આત્મા મેળે રે મળે છે મોક્ષના પ્રમાણ મળે છે મોક્ષના પ્રમાણ સિદ્ધ શીલાને છેડે રે સિદ્ધ શીલાને છેડે રે વિદેહ મુક્તિ નિર્વાણ વિદેહ મુક્તિ કાનુડો બંસી છેડે રે કાનુડો બંસી છેડે રે સોણે છે આખું એ બ્રહ્મા સુને છે આખું બ્રહ્મા અમારા કર્મ થયા કુંઠી અમારા કર્મ થયા કુંઠી ત્યાં થયા કૃષ્ણ ભગવાન ત્યાં થયા કૃષ્ણ ભગવાન જય સચિદાન બોલી બસ બીજું પદ છે જડ જડે એવું છે ખબર છે રવા દો ચાલશે ચાલશે ચાલશે રવા દો ચાલશે રવા દો શંકર કઈ કઈ નહીં ચાલશે આ બીજા અધ્યાયમાં ગીતાજીના બીજા અધ્યાયમાં સાંખ્યયુગ એવી રીતે આ બધા પુસ્તકોમાં સમજાયું છે સાંખ્યયુગનું હાર્દ બધું એમાં બીજા અધ્યાયમાં એવું છે કંઈ તને ખબર નથી શામાંથી લીધું સુરેશભાઈ અમીન સાહેબ મને ગીતા શોધ્યાથી એમાં છે સારું એટલે એના આ પાંચ વાક્યોમાં મુખ્ય છે બધું પાંચ શબ્દ પાંચેક શ્લોકો છે બધા આપણે ગુજરાતી જ વાંચી જઈએ એનું ગુજરાતી કરેલું છે તે પહેલો શ્લોક એવો છે કે એ પ્રમાણે કરુણાથી પૂર્ણ અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રવાળા ખેદ પામતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વચન કહ્યું એ નીચે છે તો ભગવાનનું વચન આવે છે નીચે હે અર્જુન તને આ વિષમકાળમાં આર્યોએ નહીં સેવેલો સ્વર્ગ ન આપનાર અને અપકીર્તિ કરનાર આવો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો એમ આ બધું સાંખ્યા યોગ છે આમાં વેદની પણ ભાષા બધું જ છે કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે બધા વેદોનો એવું છે ને કયું છે બધા વેદો મારામાંથી જ ઉત્પન્ન થયા છે એ રીતની વાત છે અને આગળ કહે છે હે અર્જુન દિનેશભાઈ આવો ઓહ દિનેશભાઈ ક્યારે એમ પધારો પધારો અનુકૂળ પડશે હે અર્જુન તને આ વિષમ સ્થળમાં આર્યોએ નહીં સેવેલો સ્વર્ગ ન આપનાર અને અપકીર્તિ કરનાર આવો ઉમો ક્યાંથી ઉત્પન્ન થયો આગળ કે છે હે અર્જુન તું કાયરતાને પ્રાપ્ત થા નહીં આવી કાયરતા તારે વિશે યોગ્ય નથી માટે હે પરમતપ તું આ તુચ્છ હૃદયની દુર્બળતા છોડીને યુદ્ધ માટે ઉભો થા એટલે આ બધું ટૂંકમાં આ બધાનો સાર એક જ આવે છે બધા શ્લોકોનો આપણે કહી દઈએ હું ટૂંકમાં કહીશ તમને અઢારે અઢાર અધ્યાયનો સાર અને છેલ્લો પુરુષોત્તમ યોગ અને વિજ્ઞાન યોગ આ બધું જ દાદા ભગવાને યથાર્થ જ કહ્યું છે કે આ પાંચ અમારા ફંડામેન્ટલ વાક્યોમાં આખા વિશ્વના એટલે ભારતના મુખ્ય ભારતના બધા જ દર્શનો શાસ્ત્રો અને બધી ધર્મની માન્યતાઓ એ બધાનો આખો સાર અંદર આવી ગયો છે સાર આખું મર્મ જ આવી ગયો છે અંદર અને વિશ્વનું પણ એ જ પ્રમાણે છે કારણ કે સારા વિશ્વમાં ધર્મની આરાધના બધા માનવોથી મનુષ્યોથી અનેક પ્રકારે થયા જ કરે છે લોકો બધો જ અંદર મરમ છે શું એટલે આમ જુઓ તો એ ખરેખર બહુ રિસર્ચ માગી લે એવા એ ફંડામેન્ટલ વાક્યો છે રિસર્ચ માગી લે એવા છે બહુ સુંદર રિસર્ચ માગે એવા છે એટલે આમ તો દ્રષ્ટિ સાથે થોડા આમ કરજો થોડા આ બાજુ આમ થોડા પ્રસંગ દ્રષ્ટિ દ્રષ્ટિ વગર તો વાક્યો કામ ના લાગે પણ એનાથી દ્રષ્ટિ તો શીખ પણ સમ્યક બુદ્ધિને એના અંશો ખુલ્લા થવા માટે બહુ એ કામમાં લાગે એવા છે સમ્યક બુદ્ધિના અને વિશ્વમાં એની અત્યારે બહુ જ જરૂર છે પુષ્કળ જરૂર છે બુદ્ધિ શબ્દથી બધું સમજાય છે ઇન્ટેલેક્ટ પરંતુ એમાં સમ્યકતા એ તો બધા ધર્મો સ્વીકારાયેલી છે કે બેલેન્સ તો હોવું જોઈએ બધા જ ધર્મો કહે છે પોતપોતાની રીતે આજે જીવન અને જીવનની દ્વંદ્વ અવસ્થાઓ એ તો બધે સ્વીકારેલી જ છે એક ભગવાન છે માને છે પરંતુ એક ભગવાન શું ને કેવી રીતે એ જાણતા નથી અને આ પાંચ ફંડામેન્ટલ વાક્યો બહુ સરસ આપણને પકડાવેલી છે બહુ સારી રીતે એક ભગવાન છે કેવી રીતે ખબર નથી એટલે માન્યતાના ધોરણ પર પછી ભગવાનને એકને એક કરે છે માન્યતાના ધોરણ પર અને માન્યતાના ધોરણ પર ભગવાન હકીકતમાં એક છે પરંતુ એના દરઅસલ અર્થમાં દરઅસલ પ્રમાણથી એક છે એ અનેક માન્યતાઓના આધારે એક નથી ગયું આ વાત છે ઘણી વખત આપણે જૈન દર્શનમાં કહેવામાં આવે છે જૈનો ભગવાનમાં માનતા નથી તો ઈશ્વરમાં ઈશ્વર તરીકે કે છે ઈશ્વર તત્વ શું એ કરતા તરીકે નથી માનતા એ ખાસ છે એનું અને આ જ પ્રકારે આખા વિશ્વમાં છે એટલે ત્યાં આગળ આ બધા મનુષ્યને દ્વંદ્વ પ્રકૃતિવાળા મનુષ્યને કંઈક ભેગા રહે અને કંઈ સરખી રીતે રહી શકે એના માટે આ દ્વંદ્વવાળા જીવનમાં ભગવાન એક છે આવું માન્યતાના ધોરણ પર બધા હોય છે ભગવાન એક બધા આપણા પરંતુ માન્યતાઓના સ્તર જુદા જુદા છે એટલે દરેક માન્યતાનું સ્તર એમના માનેલા ભગવાનના પ્રકાર ઉપર એ ભગવાનનું બધું માન્યતાઓનું બધા આગ્રહ હોય છે બધા દરેકને આગ્રહ કરીને હોય છે અને એટલા કારણે એ ધર્મ સંકુચિત દ્રષ્ટિમાં સાંપ્રદાય દ્રષ્ટિએ સાંપ્રદાયિક દ્રષ્ટિએ બની જાય બધું જ બની જવાનું આમ બધા બોલીએ નહીં આપણે સાંપ્રદાયિક દ્રષ્ટિ શું સાંપ્રદાયિક દ્રષ્ટિ બોલાય નહીં પરંતુ બધે માન્યતાનું ધોરણ તો છે જ આજે ઇંગ્લિશમાં good luck bad luck destiny આ શબ્દો છે એમાં ઇઝરાયલમાં પણ યહૂદીમાં પણ છે ઇસ્લામમાં પણ છે તકદીર તદબીર હિન્દુ ધર્મમાં એટલે કે આપણે પણ અહીં આગળ ઈશ્વર અને કરતા સ્વરૂપ માન્યો વેદાંતને આપણામાં એમાં પણ આખા ભારતમાં છે ભારત આજે એટલા માટે તો એને હિન્દુસ્તાન આપણે ખરી રીતે આર્યાવર્તનો દેશ છે એટલે ભારત શબ્દ બહુ યોગ્ય છે છતાં પણ આજે એ માન્યતાઓના ધોરણના આધારે ત્યાં આગળ આમ છે જ એ તો હકીકત છે જેવા બધા છે ત્યાં પણ પ્રારબ્ધ અને પુરુષાર્થ દેવ રીતે છે તો બધા ધર્મોમાં તો છે એટલે એક્શન એટલે કરતા ભાવ અને કરતા ભાવની વાતો કરીએ જ છીએ આપણે હમ અને ગીતાજીમાં જે આજે અર્જુનને કહે છે આ બીજા અધ્યાયમાં કે તું ઉઠ તારો સ્વભાવ છે અને તારા સ્વભાવને અનુસાર આ બધું આપણે જ રીતે આપણે માગેલું જ આવ્યું છે આપણે સ્વયં માગ્યું નથી પણ આપણામાં ફોર્સ પાડવામાં આવ્યો છે અને ફોર્સ પાડવામાં આવ્યો છે એટલે આપણા શિકર રહ્યો છે કારણ કે આપણો સ્વભાવ છે ક્ષત્રિય સ્વભાવ છે છૂટકો જ નથી તમારે આ મનુષ્યનો સ્વભાવ એવો છે જ્યારે એનું અહમને બરોબર પકડમાં લેવામાં આવે ને ત્યારે એ સામો થયા વગર રહે જ નહીં મનુષ્યનો સ્વભાવ જ છે એટલે આ તો ક્ષત્રિય કહેવાય ને એ જમાનાના આવું કૃષ્ણ ભગવાન ક્ષત્રિય છે એ રોયલ છે રોયલ બ્લડથી છે બધા એટલે આ રીતે આખો સાંખ્યયોગનો ગીતાજીનો બીજો અધ્યાય છે અને અર્જુનને પ્રોત્સાહિત કરવા માટેનો છે આખો કસમો આ શરૂઆતમાં તો આવો થઈ ગયો પહેલા જ અધ્યાયમાં કહી દેશે કે આવું થાવ ખતરીને ખલાસ થઈ ગયો આમ પણ જ્યાં સુધી રથ વચમાં ગયો નહીં નજીક બધાને જોયા નહીં ત્યાં સુધી એને ના થયું ત્યાં સુધી હા ચાલો શંખ વાગ્યો બધું વાગ્યું બધું જ કર્યું પણ પછી ગયો તારે બધું ઢીલું પડી ગયું રાત્રો ઢીલા પડી ગયા બલ બલાન થરથરાવે એવા ગાત્રો ઢીલા પડ્યા અને એમાંથી પછી કૃષ્ણ ભગવાનને દાદાજી આમાં પાંચ શ્લોક જે મેં નોંધ્યા છે ને એ જે વધારેમાં વધારે પ્રચલિત છે આપણે એટલે આત્માના અને કર્મણી વાધિકાર અસ્તુ બી આમાં જ આવે આમ જ દાદાજી એક પ્રશ્ન એ થાય હા ચાલુ છે હા બોલ બોલ કે આ અર્જુન પણ તો યોદ્ધા હતો અને ક્ષત્રિય હતો એ જયારે યુદ્ધ ગયા અને એમણે આ બધું જોયું તો એના ગાત્રો ઢીલા પડ્યા ઢીલા પડ્યા દાદાજી હવે એઝ અ હ્યુમન બીંગ આપણે જો એ વાતને આપણી જાતને અર્જુનની પરિસ્થિતિ સાથે રિલેટ કરીએ તો એ વખતે ક્ષત્રિયનું બળ હોય એટલે માણસ એકવાર તલવાર ઉઠાઈને કે ચાલો આઈલ ફાઇટ ઇટ આઉટ પણ ત્યાં પહોંચીને ગાત્રો ઢીલા પડી ગયા એટલે દાદાજી ઇન્ટેલેક્ચ્યુઅલમાં એને એક અહંકારમાં એનો અહંકાર દુભાયો તો આટલો ભયંકર રીતે એટલે રિવેન્જ લેવા ગયો ને રાઈટ આટલા અર્જુન રિવેન્જ લેવા નથી ગયો અર્જુન રિવેન્જ લેવા નથી Arjun had to fight out for his right એને એના રાઈટ માટે એને પડકારવામાં પડકારવામાં આવ્યો એટલે એને શસ્ત્ર ઉઠાવવું પડ્યું પણ એ દાદાજી એ મોમેન્ટ પડકારવામાં એના માતાજીએ જ કહ્યું કે હવે આપણે બીજો ઉપાય નથી આપણી પાસે અને તમે વીર છો સ્વીકારી લો રાઈટ એ વખતે દાદાજી અર્જુન યુદ્ધભૂમિ પર ઇમોશનલ થઈ ગયા તે એના ગાત્રો ઢીલા પડી ગયા જે આપણે કહીએ છીએ શું કહેવાય એટલે દાદાજી ઇમોશનલ થવાથી હવે ઇમોશનલ તો શબ્દ પકડાયો નથી આજે આજે તો ઇમોશનાલિટી બધે જ હોય છે કોઈને કોઈ પ્રકારે હોય જ આપણે દેખાય નહીં ગમે તેવા સ્ટ્રોંગ દેખાય તો પણ છોડે નહીં જ્યાં સુધી એ નબળાઈઓ બધી નીકળી નથી ત્યાં સુધી એ ના છોડે સામાન્ય ક્યાંક પણ કંઈક ઉચ્ચાર સ્વરૂપે ક્યાંક લાવ્યું અને એને લાગી ગયું આ મને કહેવા માંગે છે તો તરત જ એને રિએક્શન આગળ રહે નહીં તો દાદાજી જ્ઞાની પુરુષ વ્યવહાર જેવો છે આખો તો જ્ઞાની પુરુષ ઇમોશનલ ના જ હોય સરવારે તો દાદાજી સરવારે મૌન એટલો જ ઉપાય છે બીજું કંઈ નહીં શરૂઆત છેલ્લામાં છેલ્લું મૌન જ છે અને જ્ઞાન બીજું કશું જ છે નહીં કશું જ નથી એ કેવળ મૌન છે હવે મૌન આપણે વાણીના સંદર્ભમાં સમજવા જઈએ છીએ હા પરમાર્થ મૌનની વાત થાય છે પરમાર્થ મૌન પરંતુ પરમાર્થ મૌન દાદાજી એટલે વાણી સાથેના વાણીની હાજરીના વાણીના હાજરીના પૂરેપૂરી હાજરી હોય જે આજે જીવનો બધો જ સ્વર્ગ સ્વીકારે આ મૃત્યુ લોકમાં તીર્થંકર ભગવાનની વાણી હવે વાણી કેવી કારણ કે એ વાણી નીકળતી ખબર જ ના પડે અને આપણે મનુષ્યને નીચેના એને છગવત દવાડી નશા છે બધું નીચેના લેવલે એને આપણે જોશું હોઠ ને આ ને જીભ ને પાકું ને બધું એટલું જ એક્ટિવ હોય છે એ એક કાપું ત્યાં બધું અદભુત હોય છે અદભુત શરીરની એક એક ક્રિયા હંડ્રેડ પર્સન્ટ નેચરલ થયેલી હોય હંડ્રેડ પર્સન્ટ અને આ આજ્ઞાધર્મ તે પણ સર્વારે એ વાણી પર અસર થાય છે છેલ્લી પણ આ કાળ એવો છે દાદા એ પોતે સ્વયં કહ્યું કે આ કાળ છે એના માટે બધા આવ્યા છીએ અને અમને એક અવતાર મોડું થશે વાંધો નથી પણ અમે અહીંયા આગળ અમે કંઈ જઈ એવા નથી બધાને હાજર રહીને જવાના છીએ બધા કામ આપણે સમજાય બધા જરૂરથી બધા આપણી નબળાઈઓ નીકળી શકે એટલું આ કાળમાં જઈ શકાય એવું છે બને તેથી દરેકને ઓછામાં ઓછી થઈ જાય કે પછી એ કુદરતના આધીન પછી બહુ અલવી થઈ જાય છે કે દાદા એટલા માટે કહું કે કે બે અવતાર કે ત્રણ અવતાર બધું બધું બધું બધું કહે છે અને શ્રીમદજીએ શું કહ્યું કે પંદરથી સોળમો ભાવ નથી એ વ્યવહાર સંકેત વાળા માટે કહ્યું પણ વ્યવહાર સંકેત બહુ ઊંચું સંકેત છે વ્યવહાર સંકેત ઘણું ઊંચું સંકેત છે કમલેશાનંદજી ખરું કે નહીં વ્યવહાર સંકેત શાસ્ત્રોમાં વર્ણન કરે છે જુદું છે સાહેબ અને વ્યવહાર સંકેત ભગવાનની ભાષાનું બહુ જુદું છે ભગવાનની ભાષાનું વ્યવહારનું સંકેત તો તીવ્ર મુમુક્ષ દશામાં જ હોઈ શકે ચલો તીવ્ર મુમુક્ષ દશા મુમુક્ષુદા છે એ તો તિતિક્ષક બધી અવસ્થાઓ છે બધી પરંતુ તીવ્ર જ્ઞાનાક્ષેપકવંત કે છે એને કેવું જ્ઞાનાક્ષેપકવંત એટલે એ વ્યવહાર સંકેત એવું છે જ્યારે પરમાર્થ સંકેત બહુ જુદી વસ્તુ છે નિર્મલબેન દાદાજી પરમાર્થ સંકિત ઉપર થોડો પ્રકાશ પાડો પરમાર્થ સંકિત એટલે આજે હું મિનલબેન છું તે હવે સમજાઈ ગયું કે વ્યવહારથી છું કારણ કે મને નિર્ણય નિશ્ચયથી નિશંકપણે હવે એટલી મારી પ્રતીતિ છે અને પોતાના લક્ષ્ય સાથેની પ્રતીતિ છે હું શુદ્ધાત્મા છું એ મારું નિશંકપણું અને એના કારણે આ વ્યવહાર મિનલબેનના વ્યવહારમાં છે આવે વ્યવહારથી છે બધું આ વ્યવહારથી મિનલબેનને કર્મના ઉદય પ્રમાણે જેવા વ્યવહારો હોય એ છે બરોબર છે પણ કર્મનો ઉદય તે વખત બોલવાનું હોતું નથી જે સમજાવે હોય તો કોઈ દિવસ ના બોલે સમજાવે તો કોઈ દિવસ બોલે જ નહીં એ તો અંદર તો જ્ઞાતા દ્રષ્ટા છે પ્રકાશ છે જુદા જ કરે ને કર્મનો ઉદય એમને અંદર સમજણમાં રહ્યા કરે અને જેમ છે તેમ અને પછી તો તો એ જોવા જાણવા પણ બન્યા કરે ઉદય ઉદય પ્રમાણ બનતું હોય જોવા જાણવા પણ બધું બન્યા કરે ખ્યાલ કર્મનો ઉદય તો કેવ જ્ઞાન થયા પછી પણ એ બાકીના રહીના બે કર્મો છે કે જ્યારે આયુષ પૂરું થતા જ એનો છેડો આવે છે ત્યાં સુધી એક હોય છે પરંતુ એ કેવો છે એ સમય છે અને આપણે અહીંયા આગળ અવસ્થા છે કેવો છે તેનો સમય આપણે અવસ્થા અવસ્થા સમયમાં બહુ મોટો સમયને પર્યાય કે છે સમયને પર્યાય કે છે પર્યાય પર્યાય શબ્દો તો બધા જાણે છે શાસ્ત્રોમાં છે અને આપણે ઘણી વખત બોલીએ છીએ પરંતુ આ કાળમાં એ પર્યાય કોઈને સમજી શકાય એવું છે નહીં અને ત્યાં સુધી જ્ઞાન જઈ પણ ના શકે દાદા ભગવાને કહ્યું કે અમારું નથી ગયું તો કેમ કરીને જશે તમારે પણ એવું વધારે બહુ સ્પષ્ટ બધાને નથી કહ્યું પણ એમના વચનો નીકળ્યા છે નહીં તો બધા નબળાઈ ડિસ્કરેજ થઈ જાય સમજ પછી બધા માપતા લાગે કહો દાદાના ચાર ડિગ્રીને આપણે આ ડિગ્રીને આ તે આવું બધું માપતા લાગે આજે પણ સમજાય એવું નથી દાદા ભગવાનનું એ કેવળ જ્ઞાન સહિતનું આજે કેવળ દર્શન છે કેવળ જ્ઞાન સહિતનું સાથી કહ્યું કે કેવળ જ્ઞાનમાં ચાર અંશ ચાર અંશ જ્ઞેયો એ કેવળ સમજમાં આવવામાં એટલા રહ્યા બાકી જ્ઞેયોની વાત કરે છે દ્રશ્યોની નથી કરતા મધુસૂદનભાઈ આ એટલે અહીંયા સમજો કે કેવળ જ્ઞાન સાથેનું કેવળ દર્શન દ્રશ્યો નથી કહ્યું દ્રશ્ય તો પૂરેપૂરા પણ નહીં બહુ સમજવા જેવું છે જ્ઞેયો કયા દાદાજી હવે એ અત્યારે ક્યાં છે આપણે તો નીચેના બાકી હજી બહુ આપણી બહુ સાવની બાકી છે એટલે આ જ ભાવની હવે હવે બધી અંત આવતી હું સાવકીશ બધી એટલે એને જોયા કરીએ છીએ એમાં આપણે જ્યાં મારા પણ હતું ને એ નીકળતું જાય છે આપણું શું કહ્યું નીકળતું જ જાય છે અને અમને જોતા જઈએ છીએ અને ઘણી વખતે આપણે જરાક સહન નથી તો એવું આવે છે ને થોડાક થોડાક નરમ પડીએ છીએ પણ કોઈ વખત પછી આનંદ વધેલા ભાગનો એવો હોય છે ત્યારે આપણે એને હસી હસીને લઈ લઈએ પાછા અને કોઈ વખત આવી રીતે લેવાય જ્યાં જલ્દી રીતે લેવાય સમજો જેમ સમજણ પડે ને તેમ તેમ બહુ આનંદથી બહુ સુંદર રહે ધીમે ધીમે અંશે થાય એ આજ્ઞાધર્મ કરે છે આખો એટલે સંભાવ નિકાલ ફાઇલનો બધો થતો જાય હિસાબનો એ બધો મારા પણ નિકાલ થાય થશે પોતાપણાનો સારો એને મારા પણ કહીએ તો ચાલે મારા પણ પોતા પણ એક જ છે રાઈટ પણ મમતા એને ના કહેવાય મમતા ના કહેવાય ના કહેવાય મમતા એટલે મમતા એટલે હું મિનલ હું એ જ હું મિનલ હું મિનલ એ મમતા ના પછી મમતા એની જોડે હોવી જ જોઈએ એટલી હું મિનલ રહી શકે જ નહીં તમે જોજો દેખો કોઈ આપણા જગતમાં આ સાધુઓના આ ત્યાગ આપણે બધા આપતા પુત્રએ લીધું છે બ્રહ્મચર્ય વ્રત એ બરોબર છે આ તો એમના એ હકીકતમાં કોઈ પણ સાધુ સંન્યાસી થાય છે એ એકલો થતો જ નથી જોડે હોય જ એટલે આખા ભારતમાં શિવજીનું પાર્વતી સાથેનું પૂજન છે શું કહ્યું શિવજીનું પાર્વતી સાથે પૂજન છે શિવજી જેવો શિવજી પાર્વતી હોતી છે જોડે ભગવાન પ્રકૃતિ પ્રકૃતિ એને પ્રતિક તો ખરું કે નહીં ત્યાં માણસ માટે થયું છે એને ભગવાનને ભજવા માટે શાના માટે ભગવાનને ભજવા માટે નહીં તો ભગવાનનો ભગવાન થઈ જાય તો ભગવાન તો રૂગમ ચલાવ્યો છે બાકી એવું નથી જાણતા ના સમજ ના પડી પછી કરીશું ચાલો પછી એકલા વાત કરીએ એટલે આ પહેલું બતાવી દઈએ આપણે પછી આગળ કહે છે હે મધુસૂદન હે અરિસુદન અરિસુદન કે છે અરિસુદન આ શબ્દ વાપર્યા છે એટલે કે હરીને સુદબુદમાં લાવે એવો પૂજનીય ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની સામે હું રણભીમ બાણો વડે સી રીતે લડીશ આવું એ પછાય કે છે અરે બસ આ પાંચ શાક કર્યા છે ને તમે ઓહો આ તમે આપ્યા તે ચોપડીના ભલે ભલે ભલે આ પણ છે અંદર અધ્યાય બે કરીને આપ્યું છે હા કર્યા છે તમે છે તો બધા બોલી રહ્યા તમે તો આખો અધ્યાય ના આખો અધ્યાય લેવાની છે હા તમે પેલા માર્ક કરેલા લેવા છે ભલે ભલે ચાલો એમ છે ચાલો માર્ક કરેલા લઈએ જેમ મનુષ્ય જૂના વસ્ત્રો તજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જીવાતમાં જૂના શરીરને છોડી બીજા નવા શરીરો પામે છે પછી આગળ આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અને એને અગ્નિ બારી શકતો નથી એને પાણી પલારી શકતું નથી પવન સૂકવી શકતો નથી પછી તારો કર્મ કરવામાં જ અધિકાર છે કર્મણ્યવાધિકાર તે માં ફલેશું કદાચ ફળમાં કદાપી નહીં કદી પણ નહીં માં કર્મ ફળ હેતુ હેતુર્મુખ માટે તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા અને તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાઓ આ જરા અર્થ આવી રીતે બૌદ્ધિક અર્થ આવી રીતે લેવાય બૌદ્ધિક અર્થ છે આ માર્મિક અર્થ નથી એ લઈશું પછી એ લઈએ બુદ્ધિ તો બુદ્ધિના વખોડી નથી દાદાએ ક્યારે પણ પરંતુ આ કાળમાં બુદ્ધિ વિશે ચેતવા માટે કહ્યું છે ખાસ તો બીજું કશું જ નહીં ચેતીને ચાલવા જેવું કારણ કે આપણો જે અંદર ખજાનો લઈને આવ્યા છીએ તે આપણો આશયયુક્ત અને ભરેલા આશયવાળો આખો ખજાનો છે જ આપણી પાસે એટલે એનાથી ચેતવા માટે મહાત્માઓને કહ્યું છે એટલા માટે કારણ કે એ વ્યવહાર છે આખો એના આધારે બધો વ્યવહાર છે અને વ્યવહાર ખાલી થઈ રહ્યો છે એટલે ત્યાં આગળ બહુ જરા ચેતીને રહેવા જેવું છે એટલે દાદા ભગવાને બધા મહાત્માઓને ચેતવેલા અહીંયા આગળ જરાક સંભાળીને રહેજો લઘુપણું યથાર્થપણે ખુલ્લું થવા માટે આ બહુ જરૂરનું છે એ ખાસ એમને વધારે સમજ આપી છે હે કેશવ સમાધિમાં સ્થિત તથા સ્થિર બુદ્ધિ પુરુષના કયા લક્ષણ છે એ કહ્યું કે એ જ ને સ્થિતભગ્ન શિકાવા ભાષા સ્થિતભગ્ન સમાધિ કેશવ એ બધું છે સ્થિર બુદ્ધિ પુરુષ જાગૃત અવસ્થામાં કેવી રીતે બોલે છે એવું કેવી રીતે બેસે છે કેવી રીતે ચાલે છે સ્થિર બુદ્ધિ પુરુષ વાત કરીએ એને એટલે આ બહુ મોટી વાત કરી એટલે સ્થિતપ્રજ્ઞ દશા એ આપણા ભારતમાં ભલે ઈશ્વરને કરતા સ્વરૂપે માને છતાં પણ એ કરતા સ્વરૂપે કેવી રીતે માનવાનો છે તો કે સ્થિત સ્થિત પ્રજ્ઞ દશાએ સ્થિત પ્રજ્ઞ દશાએ જો માનશે એને કરતા તો પણ એને કુદરતમાં એનું કુદરતનું હોવા પડવું અને ઈશ્વરનું ઐશ્વર્ય પણ એ કેવી રીતે હોય એ પણ એને સમજાતું જશે ઈશ્વરનું ઐશ્વર્ય ગુણ એની અંદર પડેલું છે ત્યારે તો માણસ કહેવાયો નહીં તો માણસ કહેવાય જ કેમ કરીને શું એટલા માટે દેવો પણ ઝંખે છે દેવો ઝંખે છે એટલે કંઈ શાસ્ત્રોમાં લખ્યું છે એટલે કે પોતાના આ સુખથી સબર પોતાના દેવ આયુમાં એ સમજે છે કે આ આયુ કર્મ એ બંધન છે આયુ કર્મ આટલું સુખ છે જબરજસ્ત ઇન્દ્ર રાજાને કેટલું બધું સુખ છે બધા જ અહમ અહમંદ્રદેવને ઉત્કૃષ્ટ પ્રકારના દેવો અહમ ઇન્દ્રદેવો અહમ અહમ અહમ ઉચ્ચામાં ઊંચું ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અને સાતમીના મેક્ઝિમમ સફરિંગવાળા આ બે ટોપમોસ્ટ પદો છે ભોગવટાના ભોગવટાના કહું છું પેલો સુખનો ભોગવટો દુઃખનો ભોગવટો આ બે સાતાન બધું એટલે પેલું કેવળ દુઃખનો ભોગવટો પેલું કેવળ સુખનો ભોગવટો અહમ ઇન્દ્ર ત્યાર પછી બીજા છે ઇન્દ્રના પ્રકાર ઘણા પ્રકાર કયા આમ તો મેં તો મને ખ્યાલ છે ત્યાં ચોસઠ મને બોલે છે મનુષ્યોમાં પણ આપણે ઇન્દ્ર કહેવાય એ ચક્રવર્તીને કહેલા પ્રાણીઓમાં વનમાં સિંહને ઇન્દ્ર કહેલા આવી રીતે તો દાદાજી એ એક્સ્ટ્રીમ ટોપમોસ્ટ અને બોટમ મોસ્ટ જે આપણે વાત કરી એ સફરિંગની તો એ દેવો પણ ખુદ સમજતા હોય કે આ ભોગવટો છે પકડાય છે તો કારણ કે એ જાણે છે કે આ બેડી છે તો બધું તો એ બંને એક્સ્ટ્રીમ પણ મોક્ષલક્ષી જ કહેવાય ને દાદાજી તો જ સમજાય ને કે આ ભોગવટો છે એમને બધું એ હોય જ એમની જોડે છે પરંતુ એ સુખમાં એમને બહુ એ ખ્યા એ ના હોય સુખમાં આપણે કેટલા બધા કઈ ગયેલા એના એ પ્રકારના હોય શું પણ પેલું અવધિ જ્ઞાન તો ખરું ને એમનું રાઈટ અવધિ જ્ઞાન ખરું બધું એટલે પછી ઊંચા પ્રકારના દેવળે બધું જ્ઞાન હોય છે એમને બધા અહીંયા આપણે મૃત્યુલોકમાં અત્યારે નથી હા દ્વાપરમાં મહાવીર ભગવાનના વખતમાં એ જ્ઞાન આનંદ શ્રાવકને થઈ ગયું એટલું મોટું અંદર જ્ઞાન એ કોઈ દિવસ સંસારી ન થાય એ અપવાદ થયો છે મોટો આનંદ શ્રાવક આનંદ શ્રાવક ગૌતમ સ્વામી આશ્ચર્ય પામી ગયા હોઈ શકે જ નહીં સંસારી કેમ કંઈ હોઈ શકે અમને આટલી દશાએ છે તમને નથી તો પછી કે તમે પશ્ચાતાપ કરો તમે કે ભગવાન સાચાનો કે ખોટાનો આટલું જ કહ્યું એને કારણ જે દશા એવું હોય તો એ પ્રમાણે જ હોય કે ત્યાં આગળ બધું આર્ગ્યુમેન્ટો ના હોય સમજ્યું એ તો સાચાનો જ હોય ને ખોટાનો પ્રત્યેનો હોય ને કે હું જે કહું છું સાચું કહું છું એમ હોય શકે નહીં તો કંઈ નહીં એક વખતે પાછા વરી જાય છે તો મારે ભગવાન પાસે ખુલાસો કરવો જોઈએ કે તે એમનો કન્ફર્મની ટેસ્ટ ભગવાન આગળ જાય પાછો છેલ્લામાં છેલ્લો જે રીતે અર્જુનનો બધો કન્ફર્મેટરી ટેસ્ટ ક્યાં આગળ કૃષ્ણ ભગવાન આગળ આવતો હતો કંઈક કરવાનું થાય ને ભગવાન બધા પાંડવો કન્ફર્મેટરી ટેસ્ટ કે છે આ બીએસસી e ભણે છે ને બધા એટલે કહું છું એન્ટર સાયન્સમાં આવતું હતું એટલે હું જાણું તમને નહીં ખબર હોય બિલકુલ એ નહીં લેબમાં હોય છે એટલે એમને ભગવાન આગળ પૂછી જોયું કે ભગવાન ભગવાન ક્યાં બન્યું ભગવાન આજે આવું થયું આનંદ શ્રાવક ભગવાનના જ્ઞાનમાં તો હોય જ તે પરંતુ આ જ્ઞાન કેવું છે જોવા જેવું હશે પ્રશ્ન આવે છે આપણે બુદ્ધિના આપણા એના જે અંદર સાધનો હોય છે આપણે કેવી રીતે કામ કરે છે હું તમને કહું છું દાદા અભૂત કહે છે તે સમજવા જેવું છે આપણે એ આપણને બહુ કામ લાગે કે ભગવાનના જ્ઞાનમાં બધું હોય આનંદ શ્રાવક હોય ગૌતમ સ્વામી આ તે બધું એમને શું એટલે એમને તો આપણે આંખોની જેવી પ્રત્યક્ષતા છે એવી રીતે એમના કેવા જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે બધી આ એ કેમ સમજાય આપણને આપણે કેવી રીતે સમજીશું તમને શ્યામજી કહો અને આજ્ઞા ધર્મમાં કેવળ જ્ઞાન આખું બીજ સ્વરૂપ છે આખું કારણ કેવળ જ્ઞાન પડ્યું છે આજના આજના જમાનામાં આખું કારણ કેવળ જ્ઞાન અને કારક જુદા તો ખરા છે કારણ કાર્ય અને છતાંય એક સાઈડ છે બે બાજુ પરિણામ સ્વરૂપ છે કારણ કેવળ જ્ઞાન ને કાર્ય કેવળ જ્ઞાન વિચારવા જેવું છે એટલે અહીંયા આગળ આજ્ઞાધર્મનો આખો પરમાર્થ બહુ પકડજો બરોબર આજ્ઞાધર્મ એમાં ભગવાનને પૂછે છે કે આવું આનંદ શ્રાવકને કહ્યું અમે એમને આવું વિપુલમતી વિપુલમતી કહે એને અનંત લબ્ધિ કહે છે તે છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ ભોગવટાનો સુખનો પર્યાય અને છેલ્લામાં છેલ્લો નીચેનો દુઃખનો ભોગવટાનો પર્યાય અત્યાર સુધીનું જ્ઞાન હતું એવું કહે છે શાસ્ત્ર કહે છે સમજાય એટલે અવધિ જ્ઞાન કહે છે હા અવધિ જ્ઞાન અવધિ જ્ઞાન ઉપર તો મનો આવ્યું પાછું એટલે અવધિ જ્ઞાન એ આપણે મેટાફિઝિકલ જ્ઞાન છે મેટાફિઝિક્સ આજના સાયન્સના પ્રયોગોમાં શબ્દોમાં આજની ભાષામાં બુદ્ધિશાળી ભાષામાં વપરાય છે એ મેટાફિઝિક્સ એની અગ્રતા બહુ સૂક્ષ્મ છે એટલે અવધિજ્ઞાન બહુ સૂક્ષ્મતાએ છે ત્યારે હવે કોણ સમજે પ્રયોગે ટેકનિકલ શબ્દ છે પણ સમજશે કોણ એને ના સમજાય અત્યારે ક્લેર વાંચ કે બહુ આવી રીતે લઈ શકે બધા નહીં જશે લાંબુ ના જઈ શકાય એનો કોઈથી ખ્યાલ આવ્યો સિક્સ સેન્સ કે ક્લેર વાંચ કે દૂરનું આવું બધું વાત કરે એટલે અવધિ જ્ઞાન છે પરંતુ આ બધા જ્ઞાન એ જ્યાં સુધી જાણનારને જાણ્યું નથી ત્યાં સુધી બધું નીચેનું કહેવાય એટલે એ બધું છેલ્લું જાણવાને જાણવા માટેનો બધા જ્ઞાનો એવું છે સમજાયું એટલે આપણને આજ્ઞાધર્મ સાચી રીતે કહો તો આપણને આ બધું ચારે ત્રણ પ્રકારના મતિશ્રુતને અવિધિને પાર કરીને મનોપરિજ્ઞાનની પ્રોસેસમાં મૂકી દે છે શું કહ્યું પ્રોસેસમાં મૂકી દે છે એ શરૂઆત થતાં જ બીજા દિવસથી શરૂઆત થતાં પછી પ્રોસેસ ચાલુ જ રહ્યા કરે છે અને એ પ્રોસેસ આ બહુ સંભાળી લેવા જેવો છે એ આ ભાવ સંભાળી જાય તો એ કાર્ય સ્વરૂપે આવવા માટે પછી એની તે પોતા ઉપર જ આવી જાય છે બીજા બહુથી આ ભાવ એટલા માટે કહ્યું કે આ કાળમાં અપવાદ સ્વરૂપે આ જે જ્ઞાન મળે છે તે હકીકતમાં તો કોઈને મળી શકે એવું નથી એવું દાદાએ કહ્યું હા અને મને તો પાક્કું સમજાયેલું છે દેવનથી સમજી ગયેલો પરંતુ દેવનમાં આવી સમજણથી નહીં આવી સમજણથી નહીં એ કુદરતી અનુસાર હશે ને એવું હશે એટલે થઈ ગયું બાકી ગામ પણ પૂરું હતું બધું પણ એક જ દિવસ છે ફેબ્રુઆરીનો પેસઠનો મહિનો આ શુદ્ધાત્મા એવું એકદમ હે હું અને આને કનુભાઈ હું કનુભાઈ આ બે વસ્તુ બીજે જ દિવસથી પછી તો એક જ થઈ ગયેલું એટલે હું અને કનુભાઈ એ તો અવસ્થાઓ તો પાર વગરની આવશે અંદરથી આવશે બહારથી આવશે બધી જ આવવાની અવસ્થાઓ અવસ્થાઓ હવે અવસ્થાઓને બધું જ્ઞાન એટલું સ્પષ્ટપણે અને વિગતથી તે વખતે ખુલ્લું નહોતું ખ્યાલ કરજો આ તમને અત્યારે બધા મહાત્માઓ પાછળથી બહુ ભેગા થઈ ગયા પર્ટીક્યુલરલી ત્યાંથી સાલથી બ્યાસી અમેરિકા આ બધું છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષમાં જ આ સંખ્યા વધી છે ત્યાં સુધી તો આ જ સમજાયું એટલે આ આજ્ઞા ધર્મમાં સુરેશભાઈ યોગ તો બહુ જ નાનો અંશ ગણાશે પરંતુ આપણે અહીંયા બોલીએ હા વ્યવહારમાં નહીં બોલાય વ્યવહારમાં નહીં બોલાય કારણ કે યોગ બહુ અગત્યનો યોગ છે ઘણો અગત્યનો યોગીઓ માટે બહુ એ છે આજે યોગ પરંતુ એમાં આની નજીકમાં જાય એટલું બધું અંદર છે બળ છે રીતે આ કહ્યું છે એટલે સ્થિત પ્રજ્ઞનું આ વાત આવી ખ્યાલ આવ્યો અને મહાત્માઓને આજ્ઞા ધર્મના પાલનથી અંદર આજના વિપરીત કાળમાં આપણો વ્યવહાર જે ભરેલા બુદ્ધિના આશયે કરીને બુદ્ધિથી લાયા છીએ એ બધામાં સમ્યક બુદ્ધિના અંશો બધા ખુલ્લા થતા જાય એ બહુ આપણને ફાયદો કરે છે સમ્યક બુદ્ધિના આવશો જે સમ્યક બુદ્ધિના આવશો આપણને ધીમે ધીમે આપણા અનુભવ તરફ લઈ જાય અને ત્યાંથી પછી આપણું બધું તટસ્થપણે બધું નીકળે કોઈ પણ વાતની કરશે તો ધીમે ધીમે અંશે અંશે છે પરંતુ આપણે અક્રમને સામાન્યપણે ઘણા મળી જાય છે ને હાથમાં અક્રમ અક્રમ અક્રમ આમ જ કહે છે સીધું જ કહે છે ભાઈ બરોબર છે અક્રમ તો લબ્ધી થઈ છે શું પણ આશય બધો ક્રમનો ભરી રહ્યા છે એનું શું કરશો આશય ક્રમનો ભરી રહ્યા છે એનું શું કરશો પણ એવો ભરી રહ્યા છે આપણે કે આજે ચિત્ર વિચિત્ર નીકળે એવો ભરી રહ્યા છે મુશ્કેલી એટલે બધા મૂંઝાઈ જઈએ છીએ આપણે શું આમ તદ્દસરનો નીકળે એવો નથી હોતો બહુ મુશ્કેલ હોય છે એટલે આપણે આ બધા મૂંઝામણ થાય છે બધા એને અંદર ભરી જેવું લઈ લાયા ચિત્ર વિચિત્ર એક સાથે જ્યારે બધું એકદમ બધા રંગો બહાર ના નીકળતા હોય આપણને એક રમત એક જ રંગ એક બે ત્રણ રંગ ગમતા હોય પછી બધા ભેગા હોય શું શું થઈ જાય છે ખ્યાલ એટલે સમ્યક બુદ્ધિના અંશો આજ્ઞાધર્મ ખુલ્લા થાય છે અને ત્યાં સ્થિત પણ હતા એટલે કે ખરી રીતે તો આજ્ઞાધર્મ તો બહુ ઊંચે લેવલે છે ઘણા ઊંચા પણ એ વાત આપણે અહીંયા આગળ દ્રષ્ટિવાળા છે તો જ કરી શકાય હા નહીં તો એને એકાંતિકપણે કરવા જાઓ તો ગરબડ ગોટાળા કરી નાખશું કોઈ દિવસ ન કરાય ક્યારે પણ નહીં કરાય એટલા માટે આજ્ઞાધર્મ બહાર જવો બહુ જોખમી છે બહુ જોખમી છે એ રિસર્ચ પ્રમાણથી જે અમુક એવા વિચારકો હોય ત્યાં આગળ મૂકી શકો છો બાકી તો બહુ જોખમ છે એમાં એકાંતિક કોને લયા વગર રહે જ નહીં કંઈનું કંઈક બને આટલા મોટા શાસ્ત્રો છે પ્રમાણો છે એમાં લેવાઈ જાય છે તો બીજાનું શું બચ્યું શાસ્ત્રોમાં કંઈ ખોટું નથી આપ્યું પરંતુ એનું દોહન કરે કોણ દોહન દાદાએ કહ્યું છે ને એમાં કેટલું બધું હોય એમાં એક નાનું મુખ્ય શાસ્ત્ર એક મુખ્ય આજે માહિર ભગવાનના અસલ શબ્દો નથી રહ્યા હજુ છવ્વીસો જ વર્ષ થયા એના ઓરિજિનલ બહુ જ ઓછા રહ્યા છે ઘણા જ ઓછા સમજાયું છે ખરા પણ ઘણા ઓછા પરંતુ ઋષભદેવ ભગવાનથી આજ સુધી એક શબ્દ આવેલો એક અમુક થોડા શબ્દો છે આપણા જૈન શાસ્ત્રોમાં એમાં આ ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ વખતે હું શુદ્ધાત્મા છું એ શબ્દ છે આખો બીજી ટંકોત્કીર્ણ એ ઓરિજિનલ શબ્દ છે ઓરિજિનલ પરંતુ સમયના પ્રમાણે ભાષાએ કરીને જુદા જુદા સ્વરૂપે આવે છે પણ અસલ શબ્દ એ જ છે બેઝિક એટલે આ શબ્દો એવા બધા છે ઉદીર્ણ છે ટંકોત્કીર્ણ છે પછી પેલું આંબિલ કે શું કે છે આંબિલ કે છે કે છે ને એક એક પ્રકાર લેવાનો છે આ બધા બહુ અસલ છે બધું અસલ બિલકુલ અસલ અને ઋષિમુનિઓએ આર્ષ દ્રષ્ટાઓએ જે પછી જે ઉદ્દેશો નીકળ્યા બધા એમાં એમને આ બ્રહ્મ પ્રાપ્તિની દિશામાં આ શરીર સાધન ખલું સાધન કહ્યું એને એ સાધનમાં કંઈ ક્ષતિ ના હોય કે જે ક્ષતિને કારણે આપણી આરાધનામાં ક્ષતિ થઈ જાય એના કારણે પછી એ બધું વિકસ્યું શરીરનું જોયેલું એ બધું જંગલોમાંથી જ કાઢેલું બધું હતું તેના પછી તો આયુર્વેદ આવ્યું પછી સમય જોયું ઘરે આમ કરીએ છીએ અત્યારે આજ્ઞા કરીએ પણ છતાં કેમ આપણાથી સીતા નથી રહેતી તેમજ સમયનું જોયું પછી એમાં આ બધું ઉપરનું એસ્ટ્રોલોજી ને બધું એમાં આવ્યું બધું એ જોવા એની ત્યાં સ્વરૂપ કેન્દ્રી થાય છે એકબીજાને તો શું આપણે છે આ કેમ આમ પૂનમમાં આવે છે ત્યારે કેમ આમ થાય છે ગામબાસનું જ કેમ છે બધું બહુ એમને વિશ્લેષણ કર્યું જબરજસ્ત વિશ્લેષણ કર્યું છે એમાંથી આ બધી વિદ્યાઓ નીકળેલી બધી વિદ્યાઓ એટલે આપણા પ્રમુખ સ્વામીજી અને સ્વામિનારાયણ ધર્મમાં આપણે કેટલું પાંચ હજાર વર્ષ પહેલા આપણા બધા વિજ્ઞાનો આપણી પાસે હતા એ બતાવવા માટે મંદિરોમાં ઘણો સારો પ્રયત્ન કરે છે પ્રયાસ સારો કરેલો છે અમુક અમુક જગ્યાએ બધા પરંતુ કોઈનામાં હવે તાકાત બોલવા જેવી રહી નથી કે આપણી પાસે પાંચ હજાર વર્ષનો ઇતિહાસ છે પણ ઇતિહાસ બીવડાનો રહ્યો નથી અને આ કાળમાં અત્યારે બુહાબૂમ કરવાનો જ કાળ છે એટલે બુહાબૂમ એટલે આપણે વ્યવહારથી સમજીએ છીએ એવી રીતે નહીં તો બોલ બોલ કર્યા જ કરવાનું એક જુઠ્ઠું સો વખત બોલે એટલે સાચું થઈ જાય એવો વખત છે અત્યારે તો કેમ જોવા કરે છે તમે જોજો તો બધા આ કે પેલા ભારત દેશ એક જ એવો છે કે આપણે મૂગો છે એટલે અત્યારે ચોગદમ બોલવાના ઉભા થઈ ગયા એ આગળ કોઈને બોલાતું નથી દાદા ભગવાન કે આખું વિજ્ઞાન છે કંઈક બે પાંચ એટલે કંઈક છે ને બધાને નથી હોતો યોગ પણ જેને યોગ બોલે ઘણા તો વ્યવહારમાં એવો આવે છે બોલે પણ છતાં એની અસર પડે સરદાર પટેલ હતા તેને એક શબ્દ નીકળે ઓછામાં ઓછું બોલતા પણ શબ્દ કેટલો પાવર પડતો એ વાત છે આખી તો આ તો જ્ઞાન સાથે છે આજ્ઞા સાથે છે આ વાત બોલે છે સમજ્યું બોલવું એટલે લડવું નહીં ઝઘડવું નહીં કે કોઈની જોડે વાદ વિવાદ કરવો એવું પણ નહીં બોલવું સૈદ્ધાંતિક હોય છે શું કહ્યું તો ભારત દેશ છે આટલો છે આર્યાવર્ત દેશ કેટલો મોટો એનું પણ એને કોઈનું કશું જોઈતું નથી પણ એને દેશ તરીકે જ રહેવું છે ને એ રીતે બોલવું પડે કે ના બોલવું પડે એ ક્યાં છે એ ક્યાં છે આપણને પરદેશીઓ ઓળખાવે થોડું ઘણું ત્યારે તને ઓળખાવા તો કેવી રીતે તો પોતાના સ્વાર્થમાં ઓળખાવા છે પોતાના સ્વાર્થમાં એથી લાભ્યા છે એવું તો કોઈને ખબર નથી શું એવું થઈ ગયું છે એટલે આ સાંખ્યયોગને કેટલું લઈશું આપણે હમ આવી ગયું ટૂંકમાં એક જ શ્લોક જે કર્મણે વાધિકારસ્તે છે એનો એટલે કર્મણે વાધિકારસ્તે એટલે ભગવાનને જે કહ્યું એને કે તું જન્મ્યો છું માણસ તરીકે આવો તું સુંદર વિચાર વતન આ બધા રીતે આવ્યો છું અને તું અમારો હૃદય પ્રિય છું તો પણ તું સમજ કે આમ ઢીલો થવામાં તારું તું ધૂળું કરી રહ્યો છું બૂરું કરી રહ્યો છું કારણ કે તું જન્મ્યો એવો જ તારે આ શરીરથી તારું મૃત્યુ થશે ત્યાં સુધીમાં એ બેના ગાળામાં આ શરીરથી જે બધું બન્યા કરશે એમાં તારે એ કરવામાં એ તારે આવે તું હૃદયવાળો છું એ હૃદયવાળા થઈને ત્યારે શરીરના બન્યા કરવામાં શરીરના બન્યા કરવામાં જયારે તારે આની જોડે હોવું પડશે તારે રહેવું જ પડશે ત્યાં આગળ કર્મનો અધિકાર કયો કારણ કે તેની પાસે જ્ઞાન નહોતું હું કોણ છું આ મુશ્કેલી થઈ ગઈ હતી કે હું પાર્થ છું અર્જુન છું આ છું અને અને ભગવાનની સગાઈ આટલું સીધી વાત કર્મને વાધિકાર અસ્તિ એટલે કર્મ એટલે કે તું લડું છું એવો તારો અધિકાર અત્યારે તું છું હું કરીને છું એનો અધિકાર છે પણ તું લડું છું એવો તારો અધિકાર નથી એટલે મા ફલીશું ત્યાં લેવાનું કહ્યું તું તો ફળ છું એટલે ફળ લડે છે એવું નાખી શકે તે શું કેરી છે તો કેરી પોતાને લાગે કે મને બધા વખાણે છે હું છું થઈ ગયા એને તો કે જો હું છું ત્યાં ડારી છે એમ કે છે એવું બોલાય કેરીથી ડારીથી આગળ જઈને બોલાય મોટી ડારી મોટી ડાકી મારા લીધે સડું છે એવું બોલાય તમને બોલાય કે હું મોટું સળિયું જ છું એટલે એના પછી કર્મફળ એટલે કે પરિણામ ખરી રીતે કર્મફળના પરિણામ તારો અધિકાર નથી એનો મૂળ અર્થ છે પરંતુ એનો આખો શ્લોક છે રાખો એ પ્રમાણે કર્મે ઈચ્છાવાળો ના થાય એટલે બૌદ્ધિક અર્થ આવી રીતે થાય બૌદ્ધિક અર્થ પરિણામોમાં પરિણામ સ્વરૂપ તારી ઈચ્છા પ્રમાણે એવું બધું આવ્યું તો કોણ એમ કરવાનું લાંબવામાં થાય જ નહીં ને એટલે એ રીતે છે આ તને કર્મ ન કરવા પણ તારી પ્રીતિ ન થાવ એટલે કે હું કર્મ કરું છું એવું પ્રીતિ ના થાય કે હું અર્જુન છું એવી રીતે ના રહેવું જોઈએ કે છે તારા પર ફરજિયાત આવી પડ્યું છે એ રીતે તારું ફરજ જ છે કરવું જ પડશે છૂટકો જ નથી એટલે કર્મને આ બધી ગહનતા કઈ છે તો મન પકડાય નહીં કોઈને પણ આ દાદાના જ્ઞાનથી આપણે સમજીએ બાકી ના સમજાય થકી જ બહાર પડ્યું છે કર્મ બીજ અને કર્મ ફળ જે ભરતભાઈ ભરતાનંદજીએ એક શોભાબેન પ્રસાદ કરી હતી નાઇન્ટી સિક્સમાં અમે ગયા પહેલી વખત મને ખ્યાલ છે હવે આજે એમને ખ્યાલ હોય તો ખબર નહીં મને એમને બોલવાનું તો આપો એ તો ત્રિવેન્દ્રમ જે હતી ને તો એને મધુ પ્રસાદ ને ભાઈ શોભા પ્રસાદ હતી અને આ લોકો સાઉથના તો ગીતા બધા બધું પાક્કા ને બહુ એ તો માસ્ટર કરે તો એને એક વાત કરી હતી તમે મોટેથી બોલો શું વાત થઈ હતી ટૂંકામાં કહી દો એમને દાદા મોટેથી બોલજો એમને કર્મ ગીતાની જો ગીતામાં કર્મ બહુ લાંબુ છે ગીતા આશ્રમમાં રેગ્યુલર સત્સંગમાં જતા દર ત્યાં લાગસમાં નાઇજીરિયામાં ગીતા આશ્રમ છે એમાં આપણા એક રાવ છે ડોક્ટર રાવ કરીને આપણી મદમત છે તે એના મુખ્ય સંચાલક હતા અને ગીતામાં ત્યાં ગીતાનો અધ્યાય એ બધું થતું હતું ત્યાં આગળ બહુ જાય ખાસ કરીને કેટલાય વર્ષોથી એ ગીતાના ક્લાસીસ એટેન્ડ કરતા એટલે દરેક દર વખત શોભાબેન કરીને એનું પ્રસાદ અટક હતી એ બેન જતી હતી એને ફેમિલી જતું હતું એટલે અમે અમારે પહેલી વાર ત્યાં જવાનું થયું અને એમાં બધા પ્રશ્નો આવ્યા એમાં કર્મ પહેલી જ વખત ગયા ભરતાનુજી હા અને બધા પ્રશ્નોત્તરી થઈ એમાં કર્મ કર્મફળ ઉપર બધી વાત નીકળી કર્મફળ બોલ્યા તો કોઈ ના એ ખાલી કર્મ ઉપર જ વાત નીકળી કર્મ ઉપર જ કર્મ ઉપર વાત નીકળી બધી એટલે કર્મ ઉપર વાત નીકળીને આપણે ગીતાનો જે રેફરન્સ રહ્યો જે સ્ટડી કરેલા એ તે સ્ટડી કરતા હતા કર્મ કર્મ ઉપર વાત કરી કર્મયોગ અને એના પર બધી વાત નીકળી જે આ સાંખ્યોગની વાત છે તે એવી રીતે બધું થયું અને ચાલતું હતું તે વખતે બ્રતાનંદજી હતા પહેલી જ વખતે પછી એમને બધી વાત કરી એ બેન બોલતી હતી હા બેન અને બીજા કંઈક ભાઈ હતા બીજા ભાઈ હતા રાવ હતા રાવ તો પર્સનલી મળ્યા પહેલા મળ્યા અચ્છા પહેલા પછી એટલે પછી મધુપ્રસાદ હતા હા મધુપ્રસાદ હતા અચ્છા પછી એક પ્રશ્ન થયો એમને એમને એમને કર્મની વાત કરી એટલે મેં એક સામે પ્રશ્ન પૂછ્યો બોલો કર્મ એમને કર્મની બેને વાત કરી બધા બેઠા હતા એમાં એમને પ્રશ્ન થયો સામે પ્રશ્ન કર્યો કે તમે આ કર્મની વાત કરો છો ગીતાની વાત કરો છો ભગવાનની વાત કરો છો તો કર્મ ભગવાન કૃષ્ણ ભગવાન જે કર્મ કહેવા માંગતા હતા એ તમે વાત કરો છો એવું તમે પ્રશ્ન કર્યો ભરતાનંદજી એવો એ બેનને પ્રશ્ન કર્યો પછી એટલે એમને કર્મની ડેફિનેશન આપી શું કે ક્રિયા જે આપણી જે એક્શન છે એ કર્મ છે બરોબર છે એક્શન એટલે કરું છું આપણે જે એક્શન હું કરું છું એટલે એના ઉપરથી એક દાખલો આપ્યો અમને મેં કે તમે અત્યારે સત્સંગમાં આવ્યા છો તો એ તમારું કર્મ કે એ તમારું કર્મ કહેવાય કે ના કહેવાય તો સો ટકા કહેવાય કે સો ટકા એ મારું કર્મ જ કહેવાય પછી મેં એમને કીધું કે તમે કૃષ્ણ ભગવાનને માનો છો તો કે હું માનું છું કૃષ્ણ વાતને એક્સેપ્ટ કરો તો કે હું એક્સેપ્ટ કરું તો કૃષ્ણ ભગવાન એવું કહ્યું છે કર્મને વાધિકા રસ્તે મા ફલે શું કદાચન એટલે કે કર્મ કરવાનો અધિકાર છે કર્મ ફલમાં અધિકાર નથી આવું કૃષ્ણ ભગવાન કે હા એ તો અમે માનીએ જ છીએ બરાબર તો માનો છો તો આપણે આગળ ચાલીએ તો ભગવાન કર્મ ફલમાં તારો અધિકાર નથી કર્મમાં અધિકાર છે તું તમે અત્યારે સત્સંગમાં આવ્યા એ તમારા અધિકારમાં છે તો કે આ મારી ઈચ્છા હતી મને ખબર પડી મારી ભાવના હતી અને મને ઇન્ટરેસ્ટ હતો એટલે હું આવી એટલે મેં સામે પ્રશ્ન કર્યો કે તમે તમારે અહીંયા આવવાની ઈચ્છા હતી અગિયાર વાગે આવવાનું તમારી તબિયત એકદમ બગડી ગઈ હોય તો આવવું હોય તો આવી શકો તો અમે ગાડી લઈને નીકળ્યા અને રસ્તામાં ગોસલોમાં ત્યાં ટ્રાફિક જામને ગોસલો કહીએ તો ગોસ્ટોમાં ફસાય બબ્બે કલાક જતા હોય ફસાઈ ગયા તો તમારે આવવું હોય તો તમે આવી શકો તો ના આવાય તો ભાઈ આ સત્સંગ એટેન્ડ કરો તમારા હાથમાં છે તો એના મારા હાથમાં નથી જો તમારા હાથમાં નથી તો કૃષ્ણ ભગવાન એને કરવા ફળ કહ્યું એટલે એકદમ શોખ લાગી ગયો દાદા બિલકુલ શોખ લાગ્યો તો ઓન ધી સ્પોટ જાણે કે હું આટલું બધું ગંભીર પકડાયું એમને પછી પછી આખો ફરી ગયા પહેલા ત્યાંથી એકદમ એ આખું ગ્રુપ જ આખું થઈ ગયું આખું group South Indian group South ત્રિવેન્દ્રમનું હતું દાદા બહુ સ્ટોલ આર્મીના કેપ્ટન એ પેલો એમના બધું હતા એના સંબંધ દાદા બધા સ્ટોન છે અરે બહુ સ્ટોન છે સાઉથ ઇન્ડિયાને છે જબરજસ્ત એ લોકો સવારના ચાર વાગ્યાના ઉઠીને એમના રિચ્યુઅલ્સ કરે ને પછી છ વાગે બીજું કામ કરે પછી અમારે નાઇન્ટી સિક્સમાં જવાનું થયું ને એ મળ્યા એ ફેમિલી એમને ત્યારે લખ્યું હતું કેટલું જબરું કે અમે આપણે બધા આવ્યું છે આપણી પાસે બધા એનું આફ્રિકાનું કે અમને અદભુત મળ્યું આ ક્રમ વિજ્ઞાનની સૂઝ આને સમજ આખે છે સમજે એટલે આખું એનો સાર છે આટલો બીજું ડોક્ટર રત્નમે કહ્યું હતું ડોક્ટર રત્નમ બહુ બ્રિલિયન્ટ એમણે એમણે જયારે બધી વાત કરી અને ગીતાજીમાં જે બધું બતાવ્યું છે તો કે આટલું બધું અઘરું બંધ આટલું બધું અઘરું છે ડોક્ટર રત્નમ અત્યારે પાસઠ થઈ ગયા છે પરંતુ કર્ણાટકના હતા મારે ખ્યાલથી બેંગ્લોર અને આ બધી આઈઆઈએમ બધી સ્કૂલોના બધા એ બધામાં એ બોલાવાતા હતા બધી જ આઈઆઈએમની આખા ઇન્ડિયાની અને પછી તો એમને ક્યાંક કર્ણાટકમાં એક એમને એસ્ટાબ્લિશ કરી એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એમને પોતે કરી અને બેંગ્લોરમાં પણ પોતે છેલ્લે ત્યાં બહુ એમનો ભાવના આ અક્રમ વિજ્ઞાન માટે બહુ જબરદસ્ત વાત જબરદસ્ત ભાવના હતી એમના વિશી છે અત્યારે ધર્મપત્ની સરોજબેન તે શું કહ્યું એમણે જયારે દાદાજી ડોક્ટર રત્નમ એમણે જયારે આ બધી વાત સાંભળ્યા પછી ખબર પડી કે આ કૃપા સાધ્ય છે ખૂબ આફરીન થઈ ગયા કૃપા સાધ્ય છે કે આટલું સહેલું છે ગીતાજી બાદ આટલું બધું અઘરું બતાવ્યું છે કે છે કૃપા શબ્દ એક એવો અદભુત છે આખા વર્લ્ડમાં વપરાય છે ગ્રેસ કૃપા અને ત્યાં આગળ કોઈને આપણે આર્ગ્યુમેન્ટ થતું નથી ગ્રેસ એક્સેપ્ટ કરે પણ ગ્રેસ ક્યાં કેવી ક્યાંથી ને એ બધું વાત નહીં આવે પછી પણ ગ્રેસ છે બધાને એક્સેપ્ટેબલ છે પણ અમને તો બહુ વિચારક હતા અને બહુ બ્રિલિયન્ટ હતા એટલે તરત જ અમને સ્ટ્રાઇક થઈ ગયું આ શું વાત કરો છો એટલે આ બીજા અધ્યાયમાં તો સયાજીરાવ મહારાજાએ બહુ ગાળ્યું છે ગ્લિમ્સીસ ઓફ ગીતા કરીને ખૂબ આપ્યું છે ચાલો હવે આપણી પાસે દસ પંદર મિનિટ છે ચાલો ચાલો આપણે અમને એસએમ જી કૃપા કૃપા પરમાત્માને બહુ બહુ છે સુધી કૃપા પરમાત્માને કરવી સહેજ છે પણ સાધારણ માણસને કૃપા સમજવી અસહજ છે સહજ જ નથી માણસ ભગવાનની કૃપાને સમજી શકતો નથી કેટલા વર્ષોના તપશ્ચર્યા પછી અને એનું મન જો પરમાત્મામાં હોય તો જ એ સમજી શકે છે બાકી મને નથી લાગતું કૃપા સમજી શકે બિલકુલ સમજાય નહીં કુદરતી છે અને જેને આસ્થાથી પણ લાગે છે ને તો એને એટલું કામ કરે છે એટલે આસ્થા અને શ્રદ્ધા બધું આને જ વ્યવહારમાં કહ્યું ને આપણે એસએમએ આપ્યા છે ત્રણ શ્રેણી નંબર સત્યાવીસમાંથી ત્રણ સૂત્રો આપ્યા છે પહેલું બસો સાતમું છે ધનતેરસ એનું વ્યાખ્યા કરી છે હે ધન દાદા ધન તેરસ તારો રસ તે મારો રસ બીજો રસ નહીં આ સૂત્ર છે આ સૂત્ર છે એનું ધનતેરસનું અને કવિરાજે બહુ સરસ કહ્યું છે એમને પદમાં લખ્યું છે પછી બીજું સૂત્ર નંબર એકસો ને આઠ આને જ એકામત કહેવાય આજે ધનતેરસનો દિવસ છે એ ધનતેરસના દિવસમાં આપણે મત એટલે શું મત આપણે જુદા અર્થના વ્યવહારમાં સમજીએ છીએ એ આગ્રહમાં ચાલ્યું જાય પણ અહીંયા પરમાર્થમાં અને અધ્યાત્મમાં એ મતનો શબ્દ એ છે કે નિશ્ચય ફાઇનલ નિશ્ચય બસ એ મત ફાઇનલિસ્ટ છે એ ફાઇનલિસ્ટ છે કેવો હોય કે એ ક્યારેય પણ અનિશ્ચય સ્વરૂપ ના થઈ શકે એવો હોય ત્યારે શાશ્વત હોવો જોઈએ આ વાત છે એટલે કે આપણે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ છે તો આપણે સમજવા માટે બોલીએ ખરા પોતે એકલા પડ્યા આપણે પોતાના ફાઇલ દે આપણે પ્રેક્ટિસ કરવા માટે બોલી જઈએ બધું પણ એ સમજવાનું છે આખું આજ્ઞા ધર્મનો એક એક શબ્દ સમજવા માટેનો કેવળ સમજવા માટેનો છે પરંતુ એ સમજ વિકસી નથી ત્યાં સુધી એ થોડું વાણીમાં આ વગર રહેવાનું નથી વાણીમાં આવ્યા વગર ના રહે સમજાયું એટલે એમાં એકામત બસ નિર્ણય નિશ્ચયથી કેવો શુદ્ધાત્મા છું એટલે આ હવે ફાઇલ નંબર નામ ધારીએ છીએ વ્યવહારથી છે વ્યવહારમાં છે વ્યવહારથી જ છે વ્યવહાર કરીને આટલું જ એટલે મત થઈ ગયો કે પછી મત કરો તો હું કેવો શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું તો એ વ્યવહાર છે સમજાશે નહીં તો કેવી રીતે પણ વ્યવહાર સમજાય નહીં તો વ્યવહાર આખા વિશ્વમાં બધે બોલાયા કરે છે સામાજિક ભાવને લૌકિક અર્થોમાં વ્યવહાર સમજાશું આપણે વ્યવહાર એ સમજવાની વસ્તુ છે શું એ સમજણથી જ વ્યવહાર એના અસલ પ્રકાશમાં આપણને સમજાતો દેખાતો બધો દાતા દ્રષ્ટા ભાવથી દેખાતો જતો જાય શું એટલે વ્યવહાર બહુ સમજવાનું છે અને એટલા માટે એ કામત કે દાદાનો મત એ મારો મત દાદા એટલે શું તો કે આજ્ઞા અને આજ્ઞા એ મત આજ્ઞા એ જ મારો ધર્મ છે અને એ તપ છે એ જ મારો મત છે તો એ શું છે એ તો વિતરાગના અંશો વિતરાગતા ખુલ્લું કરે એવું છે તો કે વિતરાગ અને વિતરાગોનો મત એ મારો મત છેવટે આવું ત્યાં જાય છે અને મત શબ્દ ક્યાંય પણ કોઈ પણ વ્યવહારની અવસ્થાને નકારે નહીં ક્યારે પણ ત્યારે મત કહેવાય છે ત્યારે અમે આખું બધું નિરાગી ટોટલ નિરાગ્રહ પણ ત્યારે થાય અને ના થાય સમજાયું ને મત એટલે એકામત કહ્યું અને એકામત હોય તો જ વિવિધ પ્રકારના આપણે વ્યક્તિગત બધા વ્યવહારોથી વ્યક્તિએ વ્યક્તિ કરીને પોતાના ઘણા બધા વ્યવહારો સાથે અને બધા સાથે આવા વ્યવહારો મારા સાથે રહીએ એમાં આપણને બધામાં જુદા હોવાનો ભેદ નહીં લાગે શું કહ્યું ભાઈ હશે બેન હશે પણ જુદા હોવાનો ભેદ નહીં લાગે શું વ્યવહારથી વ્યવહારથી હોય જ પરંતુ આપણી સમજમાં એ ભેદ નહીં રહે જોજો તમે સમજમાં જરાય નહીં રહે સાચી તમને શરૂઆતમાં પ્રેક્ટિસ કરવાની કહી છે બધી એ તો હોવું જ પડશે એકડે કરવા જ પડે બધા આપ સમજ્યા એટલે ત્યાં આગળ એકાજત એકાજત એટલે કે પૂતગલ એક જ સ્વભાવનું છે એક પૂતગલ એટલે મહાવીર ભગવાને પોતાની અખંડ એક રાત્રિની પ્રતિમામાં અદભુત એમને એક પૂતગલ પર દ્રષ્ટિ કરી સ્થિર સમજાયું એક પૂતગલ પર એ કૃષ્ણા તનુજ એમ કરીને એનું બહુ સુંદર વર્ણન છે શાસ્ત્રોમાં એક અદભુત પ્રતિમા આખી એક અખંડ પ્રતિમા કહે છે બહુ પ્રખ્યાત છે તે આખા એમના તબકારમાં એ પ્રતિમા હતી અદભુત એક સ્થિર મન મારા કરે કે હું શુદ્ધાત્મા છું અને મહાવીર આ વર્ધમાન છે તે વર્ધમાનનું બધું અંતરની બહારની સમય પર્યાયો બધી એ જોયા કરે જોયા કરે તે વખતે તો એ તપના હમણાં ભાગમાં હતા એટલે તે વખતે સમય નહોતું થયું હજુ બોલો આ સમજવા જેવી વાતો છે બધી તો આપણે આજ્ઞાધર્મ આનું આ છે પરંતુ આમાં આ બીજા અધ્યાયમાં કહ્યું તેમ આપણે આપણી નબળીઓ આપણા પર જોર કરે ત્યાં આગળ આપણે ઘણા ગભરાવાનું છે ભયંકરામ છે દાદા અહીંયા કહ્યું મચી પડો ધમધમાવો ખૂબ અને અહીંયા આગળ માટે કહ્યું શું કહ્યું મચી પડો એટલે કઈ એ ક્રિયાઓથી મચી પડવાનું કહ્યું જ નથી તો ક્રિયાઓના શરીરમાં અક્રિય હું શુદ્ધાત્મા છું શરીરની ક્રિયાઓમાં નહીં એવો હું શુદ્ધાત્મા છું અક્રિય એટલે સ્વભાવે સક્રિય પણ એ પછી એવું પ્રેક્ટિસ કરવા માટે બોલવું પડે બોલવું રાખવું પડે નહીં એકલો અક્રિય થાય ને તો પછી એવું એકાંતિકમાં જતો રહેશે ધીમે ધીમે બે રીતે છે પૂદગલ પણ સક્રિય છે અને ચેતન આત્મા પણ સક્રિય છે આ કેમ સમજાય અકર્તા શબ્દ અહીંયા આગળ બહુ મુશ્કેલી કરી નાખે જો એકાંતમાં જરાક આમ જાય ને તો પછી એમનું બધું ઇન્ક્લુઝન ન થઈ શકે એમનો વિરોધી હોય તો પણ ઇન્ક્લુઝન થવો જોઈએ બધા જ ઇન્ક્લુઝ થવા જોઈએ એમાં ભેદ જ નથી રહેતો પછી એકાજત એટલે એક જ પૂતગલ પૂતગલનો એક જ સ્વભાવ છે શું પૂતગલ તો કે પુરાણ થયેલું ગલન થાય છે તે એટલે અત્યારે શું છે તો ગલન થઈ રહેલું છે તો ગલન થઈ રહેલું છે શું તો કે પૂરું પૂરણ થયેલું એ ગલન થયેલું છે પછી એને વિશ્લેષણ નથી કરવાની જરૂર ગલન શું થાય પૂરેલું હોય તે જ ગલન જે ખાલી થાય ભરેલું હોય તે જ ખાલી થાય ને ભરેલું નથી ખાલી શું થવાનું હતું આ શરીર આખું એવું છે તો ભગવાન આ કે છે બીજા અધ્યાયમાં બીજા અધ્યાયમાં આ કે ભગવાન શું પણ એ છે આખો મર્મ તો આ તો આ કાળમાં દાદાએ ખુલ્લો કર્યો નહીં દાદા હોત નહીં એના ગીતા એના કૃષ્ણ ભગવાનના આજના એમના વચનો આ કાળમાં ના આવી શક્યા હોય મર્મ તો જ્ઞાનીના હૃદયમાં છે એ પણ કૃષ્ણ ભગવાન પાસે સમજાવે છે જ તો કહ્યું છે ને પરંતુ એ નીકળી ના શકે ને એ તે વખતના વખતમાં એને ઉપદેશ જેટલું કરવાનો એ પ્રમાણે જ હોય નહીં તો પેલો એ થઈ શકે નહીં પણ છેલ્લે ઘડીએ જ્યારે એને જોયું કે હવે થાકી ગયો આ થયું સમજણ પડતી ગઈ બધી ઘણી પડી એમને ત્યાં સુધી છે અને થાક્યો ત્યાં કહ્યું પ્રભુ હવે તમારા ચણો એટલે જયારે સરળ એ સમર્પિત થાય છે પ્રભુ આપ જે કહો તે ત્યારે અને તે જ વખતે એ આખા દિવ્ય ચક્ષણનું પ્રદાન થતા જ એને આપણને જાય છે હા નષ્ટો યોગ સ્મૃતિ લબ્ધા ત્યારે જ બોલાય છે રાતી તો નષ્ટો મોહ આ મારી માન્યતા ખોટી માન્યતા એ મોહ હતો એ મોહ નષ્ટ થઈ ગયો અને ખરેખર હું કોણ છું થઈ ગયું તત્ક્ષણ થઈ ગયું અને ભગવાનને આપ્યું અને આજે અર્જુન જ છું અને છે ટંકાર કર્યો તરત જ એને ટંકાર કર્યો અને આપણે સમજી નહીં શકીએ પરંતુ આ ઘણા લોકો વિચારકો અને અધ્યાત્મ ભાષામાં વિચાર કરનારા એવું કે મહાભારત નથી થયું એવું શંકા પણ કરે છે અને એનો અને આવો પોતાનો અર્થ લે છે અને અર્થ મૂકે છે ખરા ગીતાનો બધા ઘણા કર્યું છે એની બધી ઘણી અર્થાંતરની ટીકાઓને બધું ઘણી રીતે ગીતાઓના પ્રકારો બહુ થઈ ગયા ને પુષ્કળ એટલે આજે ફેક્ટરીને શિક્ષણ બનાવી દીધી બુદ્ધિએ ઘણી વખત પ્રશ્ન કરું આપણે કહીએ આપણે બધા ભેગા કોઈને હોય ગીતાનો રસ હોય કહીએ કે પણ એક મને પ્રશ્ન થાય છે કે કૃષ્ણ ભગવાન ફેક્ટર છે કે શિક્ષણ એટલે પ્રજ્ઞેશ તું કે ચાલ બોલને હે કેટલા પર્સન્ટ હા સો ટકા તો ચલો આમ યોગી જો બેહું છું તો અવાજ તો કાઢ જા ને સો સો ટકા આવું થઈ ગયું છે સાહેબ શું અને એ અર્જુન એટલે ભયંકર યુદ્ધમાંથી પસાર થઈને પણ એ પાંડવો બધા જ પોતાના ક્ષમતા પ્રમાણે પશ્ચાત પુષ્કર આવ્યા છે પસ્તાવા પુષ્કર આવ્યા છે સમજાયું છતાં પણ આપણે જોઈએ છીએ કે એમની ગતિ કેટલી સારી થાય છે તે એ જોવા જેવું છે આ બની કેવી રીતે શકે કેવી રીતે બની શકે પરંતુ આવું તત્વ આજે અક્રમ વિજ્ઞાન થોડું સુવાસ આપે અહીંયા ત્યાં જાય આમ જતા જાય આપણે આર્મીમાં જાય ને ક્રાંતિ કરી નાખે સાહેબ બધામાં તો જઈ શકે નહીં પણ અમને મળ્યા છે એવા થોડા ઘણા ગણ્યા ગાંઠ્યા એટલે વાત કરીએ ને હા અને એ લોકોનું તો એનું જે ક્ષેત્ર આવ્યું છે કર્મના ભાગે એ તો રહેવાનું જ છે એવા છે ઓછા છે આ વાત સમજવા જેવી છે ખ્યાલ આવ્યો જયારે બારમાં મારો જ બસ બીજું કઈ જ નહીં કરવાનું પણ એ મારવાના મારતા જતા પહેલા કેટલી વખતે અંદર એ ટૂંકનું થઈ ગયેલું હોય સિરિયસલ એમ એમ થાય જ નહીં એવું હોય છે એમાં એટલે બીજું બીજું સૂત્ર લઈ લઉં બે કહી દઉં એકસો આઠમું સૂત્ર ખરો સમય શાશ્વત લક્ષ્મી પાછળ કાઢવો એ ખરો સમય કાઢ્યો કહેવાય ધનતેરસનો શાશ્વત લક્ષ્મી અખૂટ ભંડાર ટોટલી સિક્યોર રેડ પડે નહીં એના પર મોટો ભંડાર લોકો લઈને ફર્યા કરે છે છતાં અજાણ છે કેમ હર્ષદ હશે કેમ રેડ પડે નહીં આ રેડ શું છે ક્ષિતિજને ના કહી દેતી આજે આ ધનતેરસ કરી એવું ના કહી છે પાછું તો સીએ છે બાપરે લોકોને ગણન તો હાટવેલ થઈ જાય બધા સ્ટ્રોંગ ના સ્ટ્રોંગ કહેવાય એવા બધા સૂત્ર નંબર એકસો ને ત્રેવીસ એક બે ને ત્રણ જે દિવસે વેપારમાં ધર્મ આવશે તે દિવસે ધર્મ લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થઈ જશે અને લક્ષ્મીના પ્રભાવથી મુક્ત થયેલો ધર્મ સ્પિરિચ્યુઅલી બધાને કામમાં બધાને જ કામમાં લાગશે સારું ખરું ખરું લે પાર્શ્વનાથમાં રેડ પડેલી ને ઓગણીસો અઠ્યાસીમાં તો પેલા સર્ચ વાળા બધા આવી ગયા ને આપણી બધી સોસાયટી ઉપર ને બધા સ્ટાફને બધાને કોર્ડન કરી લીધા ને બધાને તો પછી જમવાનો ટાઈમ થયો તો પપ્પા તો ત્યારે અર્લી સનસેટ પહેલા જમી લેતા હતા ને જૈનમાં જે રીતે તો જમી લીધું પછી કે ભાઈ તાર જેટલા સવાલો પૂછવા એટલા પૂછું તો આઠ સાડા આઠે ઊંઘી જઈશ કે તો પેલો કે લે હું રેડ વાળો માણસ છું હું તને સર્ચ માટે આવ્યો છું હું મારે તારને સવાલો કરવાના છે તું મને કે છે મારી પાસે અડધો જ કલાક છે તો અડધો જ કલાક છે ભાઈ પછી અડધા કલાક પછી જઈને બીજી કેબિનમાં જઈને ઊંઘી ગયા તો એમના અંદર નસકોરા બહાર સંભળાતા હતા અને ઘરે દાદા રેડ વાળા ગયા ને તો મમ્મી આડી ઉભી રહી જ્વેલરી ને બધું ઘરમાં હતું મમ્મી આડી ઉભી રહી તો કે છે જ્યાં સુધી મારા સીએ આવે નહીં ને ત્યાં સુધી ખબરદાર કોઈ અંદર પગ મૂક્યો છે ને તો હું ટાટીઓ ભાગી નાખીશ છે <laughs> તમારા સસરાને આ જે માણસો મોકલેલા ગયા એ પછી એમની હાજરી થઈ ત્યાં સુધી કે છે હું આડી ઉભી છું હિંમત હોય મને આંગળી અડાડીને ઘરમાં જાવ તો ખરા મમ્મી છે બોલે એવા છે અને આ તો ચરોતરનું પાણી પાછું ચાલો આજે નૈના નું કોને પૂછ્યું છે નૈના વાત કરું છો એ બે ત્રણ લઈ લઈએ આપણે પાંચ મિનિટમાં એ તો પછી ઇંગ્લિશ ફ્રેન્ચ બોલ લખે છે બધું could you explain what is વ્યવસ્થિત શક્તિમાં ડખોડખોડ નહીં કરવાની વિથ એન એક્ઝામ્પલ તો આવી રીતે આવી રીતે સમજાવું તને કે ગુજરાતીમાં ગુજરાતીમાં વ્યવહારથી શક્તિમાં ડખોડખલ નહીં કરવાનું એનો મતલબ એ છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નૈના છું તે વ્યવહાર દ્રષ્ટિથી જ હોઉં શું કહ્યું હોઉં એટલે કે નૈનાને અંદરથી મનથી વાણીથી અને વ્યવહારથી બધું જે કંઈ થતા રહેતું હોય બધું બનતું હોય સમજાય છે એમાં ભૂતકાળથી છૂટી ગઈ છીએ આપણે તો હવે હું આ વ્યવહારથી જ નહીં નાચું આવે તો એટલે ભૂતકાળમાં આમ હતી ને તેમાંથી બધું નીકળી ગયું છે હવે તો એક હોય જ ને સ્પંદન ના હોય પરંતુ હજુ ભવિષ્ય આખું બધું અકબંધ પડેલું છે એમાં પણ બનવાનું શું કહ્યું એ વ્યવસ્થિત શક્તિને આધારે વૈજ્ઞાનિક પુરાવાથી બને છે કેવું એ વૈજ્ઞાનિક પુરાવો કોણ તો કે નૈનાના કોણ બોલને પણ એ વૈજ્ઞાનિક પુરાવામાં બને છે તેમાં આમ કેમ બન્યું આ પેલું આમ બનવા જોઈતું આમ પછી આ બનવું જોઈતું તો આવું બધું કરે છે એ ડખો ડખો કહેવાય છે વ્યવસ્થિત શક્તિ પણ વૈજ્ઞાનિકપણે બને છે એમાં ડખો ડખો કરી તમે તો વૈજ્ઞાનિક પણ આમ ડખો ડખલ તો આજના વિજ્ઞાનીઓ સ્વીકારતા નથી તો પછી અક્રમ વિજ્ઞાન કેવી રીતે સ્વીકારી શકે ના સમજણ પડી એટલે તરત તરત તે વખતે આપણે આ કેવું વનસ્પતિ એટલે કહું છું વ્યવસ્થિત શક્તિમાં દખલ દખલ કરવું નહીં એટલે કે એના પરિણામોમાં કહ્યું ને કર્મફળના પરિણામમાં સમજો કે જેમ છે તેમ જોવાનું જાણવાનું બીજું કશું જ નહીં હા હા આ નહીં નાનું આ બન્યું આ નહીં નાનું આવું બન્યું આ નહીં નાનું આટલું બોલશો તો તમે શુદ્ધાત્મા રહેશો ચાલો આગળ વોટ ડઝ વિરાધના મીન ફોર મેં નિશ્ચય કર્યો છે કે by the end of this year મારાથી જાણે અજાણે જે વિરાધનાઓ દાદા ભગવાન સાથે આપની સાથે થઈ છે તે પ્રતિક્રમણ કરીને સાફ કરી નાખવું છે સો મને એકાએક દોષ દેખાય એકો એક દોષ દેખાય અને હાર્ટીથી પ્રતિક્રમણ થાય તે માટે શક્તિ આપજો તો બરોબર છે એ બરોબર છે વિરાધના એટલે તારે સમજવું હોય તો કહું કે આપણને દિલ કહેતું હોય કે સાચા છે પણ માથું ના કહેતું હોય સમજાય છે અને માથાનો કોઈ ફોર્સ વધારે હોય એટલે માથા પ્રમાણે ચાલીએ એટલે સાચાની વિરુદ્ધમાં ચાલીએ સાચું એટલે શું કે ક્યારેય ખોટું ના હોય જેને સત્ય માટે આખું બધું બધાની માથા માથાકૂટો છે ને સત્યને ખોટી કાઢવું છે એના માટેની વાત છે સમજાયું એ બધી વિરાધનાઓ કહેવાય અને વિરાધનાઓ એ જ્ઞાન ઉપર આવરણ લાવે એટલે જ્ઞાની આગળ જ હોય અને બધા પાંચ જે મહામંત્રોમાં પાંચ મોટ પુરુષો છે બધા આગળ હોય વિરાજના સમજાયું મહા નૌકાર છે ને પણ એમાં શ્રીશંકર ભગવાન તો નથી એટલે દાદાજી આજ્ઞાધર્મ એમ બધું જ આવ્યું બધી વિરાધનાઓમાં જ જાય છે પણ આપણે જાણતા નથી અને આશાધનાઓ શું છે કે વ્યવહારમાં આપણે વ્યવહારથી આપણાથી જે કંઈ થયું હોય કે સામાન દુઃખ પહોંચે આ બધું એટલે આશાદ ન હોય એટલે વ્યવહારમાં એમાં બધા આશાદ ના જાય છે અને વિરાટના નિશ્ચયના ભાગમાં જાય એ જ્ઞાન આવરણ લાવે અને આશાદ ના હોય બધું દર્શન આવરણો લાવે બધા દર્શન આવરણ બધું જ લાવે પછી એ તો વિઘ્ન લાવે અને અંતરાય બધું મોહ ચીકણાસ ઓછી ના થાય એ બધું થાય આમાં સમજાય છે આટલું બધું પાર વગરનો સત્સંગ થયો છે આમાં તો એટલે હવે તારે સમજીને તારે નથી પડવાનું કારણ કે તારું જેટલું આયુષ્ય છે ને એમાં એક શ્વાસ ઓછો થવાનો નથી અને એક શ્વાસ વધવાનો નથી એટલે તમને એમ લાગે કે શરીર પડી જશે એવું કંઈ ગભરાવાની કંઈ જરૂર નથી મચી પડજે તું શું હા જે તારા પપ્પા સાંજનું ખોરાક નતા લેતા તું જાણું છું ચીમનભાઈ ક્યાં સાંજે ખાતા હતા એ તો એક સવાર જ લેતા હતા સાંજે લાઇટ લઈ લેતું કે કંઈક હા એવું લાઇટ જતો તને સારું રહેશે અને સવારે વહેલા ઉઠીને બરોબર લાગી જવાનું તારાથી જેટલા વગર વહેલા ઉઠાય એટલું જોવાનું તારે શું સાડા ચાર ઉત્તમ ટાઈમ કહેવાય નહીં તો પાંચ વાગે પણ હોવું જોઈએ ડ્યુરિંગ પ્રદૂષણ પર્યુષણ ડ્યુરિંગ પર્યુષણ મેં નિશ્ચય કર્યો કે before going to bed see where all I આજ્ઞા ચૂકી ગયા જોઈ છે અને પ્રતિક્રમણ કરવું અને ત્રણ વાગે ઉઠવું પછી નિશ્ચય કરવાનો પછી જે બને તે સાચું હો એમાં આગ્રહ નહીં રાખવાનો નક્કી તો ધીમે ધીમે ઉઠાશે એકદમ નહીં થાય એ તો ધીમે ધીમે થશે બેન ત્રણ વાગ્યાની જગ્યાએ છ વાગે ઉઠાય તો એ ત્રણ વાગે સમજવાનું અને એમ કરતાં છ ના પોણા પાંચ છ થશે સાડા પાંચ થશે જોજે એમ એમ ના થાય આ તો કે આ સીધું કરવા જઈએ એમ જ આપણે આવી જઈએ છે ને એ પેલું વ્યવસ્થિતમાં ડખો દખલ થઈ જાય છે બધું બનવાપણામાં આપણે દખલ નહીં કરવાની બને તેમાં નક્કી કરી લેવાનું પછી જે થયું સાચું અને એલાર્મે નહીં મૂકવાનું પછી જે સૂત્ર સર હા બધું આ બધી માથાકૂટો કરેલી છે એટલે કહું છું પાકી બહુ પાર વગરની કરી છે અને તારે સરસતામાં આવે છે પણ નથી આવતું બસ એટલું સારું છે હવે આજે બહુ સુંદર સત્સંગ હતો આ માન્યતાની વાત કરી ધર્મ અને માન્યતા ભગવાનને આ બધું થયું ને એમાં કેવળ માન્યતા ઉપર જ આ અમારા બધી અનુભવ સૂત્રોની પુસ્તકોમાંથી એ કંઈક કાઢી લાયા છે અમારા કમલેશ આનંદજી તો ફરીથી બીજા સત્સંગમાં લઈશું બીજું શું કરીએ હા ચાલશે હવે તો નૂતન વર્ષને જવા દો પછી ખરું કે નહીં એટલે ત્યાં તો બધા રજાઓ રજાઓ મળશે બધા ઘણી વાત આવી ગઈ દાદાજી કુદરતી એ તો આવી જાય આ રાખી મૂકજો પછી આપજો તમે જ રાખો ચાલો नमो वितरागाय नमो वितरागाय नमो वर्यन्ताणम् नमो वर्यन्ताणम् नमो सिद्धाणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो वज्रायाणम् नमो लोये सव्वसावणम् नमो लोये सव्वसावणम् पञ्चन मुक्कारो ऐसो पञ्चन मुक्कारो पावप्पणासणो सव पावप्पणासणो मङ्गलाणम् च सर्वेसिम् मङ्गलाणम् च सर्वेसिम् परमम् हवै मङ्गलम् परमम् हवै મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાન જય સચ્ચિદાન જય સચ્ચિદાન આપણે જાહેરાત કરી દઉં પછી બિહારી આનંદજી હવે પછી મહાત્મા જરા શાંતિથી સાંભળી લેજો દાદાજીનો સત્સંગ અને દર્શન બેસતા વર્ષને દિવસે રવિવારે સવારના દસ થી બાર કેલન શું કહ્યું શું કહ્યું દાદાજી ફ્રાઈડે બધા બાર ગામથી બહુ લોકો આવે એટલે સાડા દસ રાખીએ ના સાઈડે અહીંયા રાખી કર રાખી દિવાળી દિવસ ફ્રાઈડે એ લોકોને ટાઈમ એલાવ કરવો પડે ને દાદા ફ્રાઈડે આવશે બધા તો રાખો રાખો રાખો નવ થી દસ રાખો એટલે આ માન્યતાનું લઈ લઈશ જય સચિદાનંદ સૌથી દસ રાખો એક લોટરી લાગી છે બધાની ભાવનાને આધારે બિપિનભાઈ નિમિત્ત બની ગયા આપણા બધા માટે આપણે શુક્રવારે મહાત્મા જરા પ્લીઝ સાંભળી લો શુક્રવારે દિવાળીને દિવસે અહીંયા જ આપણે નવથી દસ દાદાજીનો સત્સંગનો લાભ લેશું nine to ten nine to ten અને એની પછી રવિવારે બેસતા વર્ષના દિવસે દસ થી બાર કેલનપુરી મુકામે કાર્યક્રમ રહેશે આપણો રેગ્યુલર કાર્યક્રમ આજે બુધવારનો બહેનોનો સત્સંગ બપોરના ત્રણ થી પાંચ બાબુકાકાના હોલમાં રહેશે ગુરુવારની આવતીકાલની સ્વરૂપ કીર્તન ભક્તિ સત્સંગ બાબુકાકાના હોલમાં રહેશે અને શનિવારની વિધિ રેગ્યુલર સાડા છ થી આઠ ચંદુભાઈ પટેલ ડી ચૌદ વિભાગ આઠ સરદારનગર રહેશે આજના દિવસના નિમંત્રકો મહેશભાઈ પટેલ પાદરા રોડ મનેશભાઈ મહેતા નિઝામપુરા ઈશ્વરભાઈ પટેલ હિંમતનગર નરેન્દ્રભાઈ વ્યાસ હેમચંદભાઈ શાહ મુંબઈ ડોક્ટર સુબોધભાઈના મધર દીનામાસી ભરતભાઈ ભટ્ટ અને એસ પટેલ આજના દિવસના આટલા નિમંત્રકો છે બીજું મહાત્માઓને ખાસ વિનંતી આજે સંખ્યા વધારે છે બહારગામથી પણ ઘણા મહાત્માઓ આવ્યા છે તો દાદાજી અહીંયાથી જાય તો મહેરબાની કરીને કોઈ પોતાની જગ્યાએ ન ઉભા થાય જેથી કરીને પાછળ બીજાને દર્શનમાં અગવડ પડે બધા પોતાની જગ્યાએ બેસીને દ્રષ્ટિથી દાદાના દર્શન લેજો એવી ખાસ વિનંતી જય સચ્ચિદાનંદ અને પ્રસાદીની વ્યવસ્થા રાખી છે આપણે અહીંયાથી ધીરે ધીરે જશો બારગામના મહાત્માઓ પહેલા પ્રસાદી લેવા જશે ત્યારબાદ વડોદરાના મહાત્માઓ જશે અને પાછળથી આવતા અહીંયાથી જજો જે વ્યવસ્થા નક્કી કરી છે એ પ્રમાણે જ મહાત્માઓને આગળ વધવા વિનંતી ભગવાનના પ્રસિંહ જયકાર હો દાદા ભગવાનના સિંહ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો